બુદ્ધિ કોઈ મુખ્ય ના એ બુદ્ધિ એટલે શું પ્રોફિટ એન્ડ લોસ જ જોઈએ જો કર્યા કરે where is profit and where loss profit and loss profit is loss